શ્લોક નંબર ફોર્ટીન આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત્ ક્વાપી ન વિશોદબંધનાદિના અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો હિંસા બે પ્રકારની હોય છે એક પારકી હિંસા અને બીજી પોતાની હિંસા પારકી હિંસાનું નિરાકરણ કર્યું હવે પોતાની હિંસાનું નિરાકરણ કરે છે નિર્ણય સિંધુમાં આદિત્ય પુરાણનું વચન છે કે આ બ્રાહ્મણાદ્વા સ્વર્ગાદિ મહાફલ જિગીષયા પ્રવેશે જ્વલનમ તોયમ કુર્યાત્વા અનશનાદિકમ પારખી હિંસા અને પોતાની હિંસા એમાં વધારે ક્યાં નિષેધનું મહત્વ છે પારખી હિંસાનું કે પોતાની હિંસાનું કયો નિષેધ વધારે એમ કે વધારે ઇમ્પોર્ટન્ટ છે વધારે ભાર દેવા જેવો છે બીજા આત્મઘાત પાર્કિંગ છે પાર્કિંગ અને પોતાની હિંસા એમ કે સેકન્ડ એને બીજો નંબર આવે બીજો નંબર કેવી રીતે તમે ક્યાંને આધાર કીધો જીવો ને જીવા દેના જીવોને જીવાદી ના રહે છે એટલે જીવવાદીઓ તો પછી આવ્યું પેલા જીવો હોય એમ આવ્યું ને પછી જીવ વધ્યો ને બીજાને આતતાઈ વધે દોષો નાસ્તી એમ કીધું આતતાઈનો વધ કરવામાં દોષ નથી તો એમાં બેમાંથી એકની હિંસા થઈ જ છે કા બોલો આપણી હિંસા કરી નાખે જો મહત્વ હોય બીજાની હિંસાનું મહત્વ હોય તો તમે એવું શાસ્ત્રકારો કે નહીં કે આ તથા એ દોષો નાસ્તી તો આ તથા હોય તો મારવા દેવો એને આમાં તો બે માંથી એકની હિંસા થવાની છે આ તથા એને એવો કહેવાય કે મારવા આવ્યો હોય આનો ઘાત કરવા માટે આવ્યો હોય તો આ તથા વધે દોષો નાસ્તી એમ કે તો એમ જ થયું કે શું થયું પોતાને હિંસા ન કરવી એ પેલું તો તો પછી શિક્ષાપત્રીમાં પહેલું પારકાની હિંસાનો નિષેધ કેમ કર્યો શિક્ષાપત્રી એકાગ્ર મને કરીને વાંચવી એવું કીધું છે તો એકાગ્ર મન કેદી કર્યું એમ આમાં તો શિક્ષા બદ્રીનો જ પ્રશ્ન છે ભાઈ જો ઓલું હોય વહેલું પહેલું તો મહારાજે આમાં પહેલું આ પારકાની હિંસાનો નિષેધ કેમ કર્યો એ સ્વામીજી કયો તમે કઈક કૃષ્ણચરણ સ્વામીજી કઈ વધારે મહત્વની છે તો આ પહેલો કેમ નિષેધ કર્યો એનો એ લોકો બોલે છે અહીં સંભળાતું નથી લાગતું તમારે બોલવું સંભળાતું નથી હે સારું તમે કયો હે થોડુંક સંભળાય છે એટલે કલ્યાણના માર્ગમાં કે પોતાની હિંસા થાય તો એના પુરુષાર્થનો નાશ થઈ જાય એટલે પોતાનું કલ્યાણ વધારે મહત્વનું છે એટલે એ મહત્વની છે કે હિંસા એ તો બરાબર એ તો આપણે સ્વીકાર્યું કે વ્યાલો ભાઈ પોતાની હિંસા ન કરી પોતાની હિંસા નો નિષેધ છે એ વધારે મહત્વનો છે પારકાની હિંસાનો નિષેધ કરતા પોતાની હિંસાના નિષેધનું મહત્વ વધારે તો મહારાજે અહીંયા એમ કેમ કર્યું આત્મઘાતને વાહે લખ્યો અને પેલા પ્રાણી નો હિંસા નૈવ કાર્યાત્રમાં આમ કહી એટલે બે શક્ય છે કે મહત્વનું હોય એ પેલા હોઈ શકે અને છેલ્લે હોય શકે તે આમાં એમ છે કે ઓલું ઓલું મહત્વનું ઓછું છે એટલે એટલે મહારાજે પેલા આપી દીધું એમ પુરુષ શ્લોક છે એમ આવે છે હે વેદ પતિવ્રતા ને હિંસા એટલે નિંદા એવું કર્યું છે મહારાજ એનો અર્થ એવો છે અમને તો એવું લાગે છે કે એવો નથી અર્થ એ સહજ છે પારકાની હિંસા આત્માની હિંસા એટલી સહજ નથી પોતાને કોઈ વાંધો આવવા દે એવા કોઈ બહુ છે નહીં ડાયા પારકાની હિંસા જેટલી સહજ છે એટલી પોતાની હિંસા સહજ નથી રાગ પ્રાપ્ત નથી એટલે એનો નિષેધ પેલો કરો મહત્વની મહત્વનો નિષેધ તો પોતાની હિંસા ન થવા દેવી એનો અને પારકા કરે કે પોતે કરે મહારાજે પારકાને ના પાડી દીધી એટલે શાસ્ત્રકારો એ પારકાને ના પાડી છે ને કે ભાઈ આ એ વધે દોષો નાસ્તી એનો અર્થ એ જ છે <clears throat> કે પોતાનું જીવિતવ્ય કોઈ પણ વાતે રક્ષણ કરી અને કલ્યાણનો પુરુષાર્થ કરવો એ મહત્વની વસ્તુ છે કોકના પુરુષાર્થ નહીં પણ ઘાત ન કરવો અને પોતાનો પુરુષાર્થ પણ ઘાત ન કરવો પણ એવું બે ન રહેતું હોય ત્યારે એક ઉપર એક ખાંગા થયા હોય ત્યારે હું કરું એકનો એક ઘાત કરવા માટે ખાંગા થયા હોય ત્યારે હું કરવું એટલે ત્યારે શાસ્ત્રકારોએ કીધું કે આત્તા વધે દોષો ના કોઈ તમારો ઘાત કરવા આવ્યો હોય તમને હરપ કરવા કવડવા દોડે તો એને પછી મારવો કે નહીં કડવા થોડે એમને એમ ન વતાવો એ પણ એ તમને કડવા જ ધોડ્યો તો તો પછી કશિયાવી પ્રાણીનો હિંસા ને એવા કાર્યાત્રામાં આમ કહી એવું મારે જ કીધું એનું આતતા વધે દોષો ના હસ્તે પોતાના જીવનો ઘાત કરવા એ એટલા માટે કે પોતાની હિંસા છે એનો નિષેધ એ વધારે મહત્વનો છે અને પારકાની હિંસા છે એનો નિષેધ છે એ એની પછીનો છે પોતાની હિંસા ન થતી હોય તો પારકાની હિંસા કોઈથી કરવી જ નહીં અને વધારે મહત્વ એમાં એટલે એટલા માટે મારે જ આપ્યું કે એ જેટલી સહજ છે એટલી આ સહજ નથી આત્મઘાત થોડો કે બધા કરવા તૈયાર થાય અને પારકાને તો ઓલા કરવા માટે હોવ તૈયાર થાય અને રાગ પ્રાપ્ત છે આ મૂંઝવણ પ્રાપ્ત છે રાગ પ્રાપ્ત નથી આત્મઘાત તો માણસ ક્યારે કરે કે વધારે લાલચ હોય કે ભાઈ આને આપણે તીર્થમાં આત્મઘાત કરી તો એનો અર્થ એવો છે કે અહીં એને મૂંઝવણ ક્યાંક હશે એ તો જ નહીં ત્યાં જવાની ઈચ્છા કરે નહીં તો કંઈ કરે નહીં એમ એટલે એટલી રાગ પ્રાપ્ત નથી અને એટલી સહજ નથી માણસને ક્યાંક સ્વર્ગમાં વધારે મળતું હોય તો અહીં કોઈ મરવા તૈયાર જલ્દી થાય નહીં મરવાનો સ્વીકાર ન કરે એટલે પહેલાં નિષેધ એને એટલા માટે કરવો પડ્યો જલ્દી એ કારણ જલ્દી માણસો એ કરી નાખવાના જલ્દી કોઈ આપઘાત નથી કરી નાખવાના સહજ છે એમાં સહજતા છે એટલા માટે એનો નિષેધ પહેલાં મહત્વની આ છે આ હોતે એટલી મહત્વની છે એના કરતાં વધારે મહત્વની છે પોતાના પુરુષાર્થનો ઘાત ન થાય કલ્યાણના પુરુષાર્થનો એ રીતે વર્તવું જોઈએ ચોમાસામાં માયખું અને મચ્છર ને એવું થઈ જાય હા એનો વધ ન કરવો કારણ કે તમારો ઘાત કરવા નથી આવી એમ હરફ તો ઘાત કરવા આવ્યો છે માઇક્યુન મચ્છર છે એ ઘાત કરવા નથી આવ્યું એટલે એનાથી ઘાત થાય એવું નથી થાય એવું ન હોય તો ન મારવા આપણે જીવનો ઘાત જ થઈ જવાનો હોય તો પછી કંઈક કરવું એમ પહેલાં પોતાનો બચાવ કરવો અને ન થાય એમ હોય તો પછી થાય કરવું એમ આજતા એ બધા દોષો નાસ્તી એનો અર્થ એ જ છે એનો અર્થ હું પોતાનો વધ ન થાય એ બહુ મહત્વનું છે પછી પોતાનો વધ ન થાય એટલા માટે બીજો કોઈ રસ્તો જ નથી તો એવો બધાનો આમ કે ભેળા કરે તો એવો અર્થ થાય બીજા શાસ્ત્રના વતનો ભેળા કરે તો એવો અર્થ થાય હિંસા બે પ્રકારની હોય છે એક પારકી હિંસા અને બીજી પોતાની હિંસા પારકી હિંસાનું નિરાકરણ કર્યું હવે પોતાની હિંસાનું નિરાકરણ કરે છે નિર્ણય સિંધુમાં શાસ્ત્રમાં પાછું પોતાની આત્મઘાતનું પણ બહુ જ મોટું પાપ લખ્યું છે એને કોઈ મનુષ્યનો જન્મ ન આવે એનું કોઈ નિવારણ નથી એવું નિર્ણય સિંધુમાં આદિત્ય પુરાણનું વચન છે કે આ બ્રાહ્મણાદ્વા સ્વર્ગાદિ મહાફલ જિગીષયા પ્રવિશેદ જ્વલનમ તોયમ કુર્યાત્વા અનશનાદિકમ બ્રાહ્મણથી લઈને કોઈ પણ માણસને સ્વર્ગ આદિ મહાન ફળ મેળવવાની ઈચ્છા હોય તો તે સળગતા અગ્નિમાં કૂદી પડે પુષ્કળ ઊંડા પાણીમાં પડે અથવા અન્નજળ છોડી દે આવા શાસ્ત્રમાં કહેલો પ્રયાગાદી તીર્થોમાં પણ આત્મઘાત ન કરવો બધી રીતે શરીરની રક્ષા કરવી સર્વતઃ એવ આત્માનામ ગોપયેત આવા વચનથી શ્રુતિએ પણ પોતાના શરીરની રક્ષા કરવાની આજ્ઞા કરી છે શરીરની રક્ષા તો હવ કરે છે એમાં વિધિ નથી શરીરની રક્ષા કરીને પુરુષાર્થની રક્ષા કરવી પુરુષાર્થ કરો કલ્યાણનો પુરુષાર્થ કરવો એવો શાસ્ત્ર શરીરની રક્ષા કરવાનો કોઈને ઉપદેશ દેવો પડે એવું છે નહીં એટલે જ્યાં ઉપદેશ દેવાની જરૂર ન હોય ત્યાં શાસ્ત્ર ઉપદેશ ન આપે સ્નાતવા ભૂંજીતા એની ઘડે વિધિ છે એ શરીરની રક્ષા કરવામાં નથી પણ વિધિ ભાગ એટલો છે કલ્યાણનો પુરુષાર્થ કરવો એમાં જ શરીરની રક્ષા કરી અને કલ્યાણનો પુરુષાર્થ કરવો શરીરને રાખીને શરીરને દેહને રાખીને દેહને દેહને સત્સંગના નિયમમાં કરો દેહને રાખવો એમાં મહારાજની વિધિ નથી સત્સંગના નિયમમાં કરવો એની વિધિ પણ જો દેહ રે નહીં તો સત્સંગના નિયમો પડે નહીં સત્સંગના નિયમો ઝાઝા પડે એ મહત્વની વસ્તુ છે દેહ કેટલો રે કઈ ઝાઝો રહે થોડો રે એ બહુ મહત્વનું નથી પણ સત્સંગના નિયમ સાજા પડે એટલા માટે દેહ રે એ મહત્વનું એના સાધન તરીકે મહત્વનું મુખ્ય તરીકે મહત્વનું નથી મિતાક્ષરામાં પણ શ્રુતિનું ઉદ્ધરણ કર્યું છે કે તસ્મા દુહન પુરાયુષ સ્વ કામી પ્રેયાત સ્વર્ગને ચાહનારા માણસે આયુષ પૂરી થયા પહેલા આત્મઘાતથી શરીર તજવું નહીં અને કહ્યું છે કે જાણી જોઈને મરવું નહીં આમ આત્મઘાતનો નિષેધ કર્યો છે શ્રી હરિનું કહેવું એમ છે કે ભગવાનની ભક્તિ પોતાના બધા જ ઈચ્છિત પુરુષાર્થો સાધવામાં સમર્થ છે મરવું શા માટે તીર્થમાં એમ ઈચ્છાઓ પૂરી કરવાને એમ તો ભગવાનની ભક્તિ કરે તો ઈચ્છાઓ બધી પૂરી થઈ જશે એના કરતાં વધારે હવાય ઉપર જે ભગવાનની ભક્તિ કરે છે એની બધા સંકલ્પ છે એ હવાયા પૂરા થાય છે જે જે સંકલ્પ કર્યા બધે હવાયા પૂરા થાય આ લોકમાં પણ હારા હોવા જોઈએ કોકને હેરાન કરવાના હોય તો હવાયા ન પૂરા થાય ભગવાન એવું કરતા નથી બાકી હારા સંકલ્પ કરે અને જો અનન્ય ભક્તિ કરે તો એના સંકલ્પ પૂરા કરે એટલું નહીં પણ વધારાનું હોતે પૂરું કરે ધ્રુવજી ને એમ હતું કે મારે રાજ મળે તો કે નહીં રાજ કરતાં પણ તને હવાયુ રાજ આપું લે તારા બાપાના રાજ કરતા પણ તને હવાયું રાજ આપું એટલે ભગવાનનો એવો સ્વભાવ છે કે હારા પણ અનન્ય ભક્તિ કરવી જોઈએ શ્રીહરિનું કહેવું એમ છે કે ભગવાનની ભક્તિ પોતાના બધા જ ઈચ્છિત પુરુષાર્થો સાધવામાં સમર્થ છે શાસ્ત્રીજી મહારાજ બહુ કહેતા મારા સંકલ્પ બધા ભગવાને હવાયા પૂરા કર્યા કોઈ સંકલ્પ અધૂરો નથી ધામમાં જવા ટાણે જે ધાર્યા હતા એના કરતા બહુ સ્વામી ગુરુકુળમાં કેટલા છોકરા ધાર્યા હતા કે બહુમાં બહુ ગુરુકુળ કર્યું ને એમાં આવે છે સ્વામી ઘણી વખત વાત કે પચાસ છોકરાઓ હોય શરૂઆતમાં તો હાથ હતા એમ એટલે પચાસ છોકરાઓ હોય તો એ એનું ભજન કરે ને આપણે આપણો ધર્મ પાળીએ ને નિરાતે રહેવાય ને કોઈ વતાવે ને એવું સંકલ્પ હતો તો સ્વામી ધામમાં ગયા તો ત્યારે કેટલા હતા પચાસ એટલે ભગવાન છે એવો હવાયો સંકલ્પ બધો પૂરો હવાયો ન કહેવાય પણ દહ ગણો કર્યો છે પૂરો ભગવાનની અનન્ય ભક્તિ હોય તો એના સંકલ્પ આ લોકના પર કોઈ અધૂરા ન કરે રાખે નહીં મહારાજ રાખે શ્રીહરિનું કહેવું એમ છે કે ભગવાનની ભક્તિ પોતાના બધા જ ઈચ્છિત પુરુષાર્થો સાધવામાં સમર્થ છે એટલે અતિશય તુચ્છ સ્વર્ગાદી સુખની આશાથી મારા આશ્રિતોએ સમગ્ર પુરુષાર્થને મેળવવાના સાધનરૂપ મનુષ્ય શરીરનો ઘાત ન કરવો અનન્ય ભક્તિ કરવી એમ ભગવાનને ચકચૂર કરી દેવા દેહને રાખીને નહીં દેહને રાખીને સત્સંગના નિયમ રાખવા એ સાધન તરીકે કીધા દેહને હાથવી રાખવા હાટું નહીં વિધિ એમાં નથી સત્સંગના નિયમમાં વિધિ છે કે સત્સંગમાં દેહનો બીજો કે ભાગ બીજી ક્યાંય નો યોજાવો જોઈએ સત્સંગમાં એનો ઉપયોગ થવો જોઈએ એવો <coughs> દેહને રાખવાનો વિધિ નથી રાગ પ્રાપ્ત હોય ને વિધિ ન હોય દેહને ધવ રાખે છે એટલે કીડાની કથા ખબર છે કે નહીં એક કીડો છે એ રસ્તામાં આવેલો જતો હતો અને એ ત્યાં આમ ગાડું આવતું હતું એટલે કીડાને ખબર પડી ગઈ એકદમ માટી બહુ ઝીણી હતી એટલે કીડો આમ ચડવા જાય તો ઉતાવળો ઉતાવળો પણ પાછી માટી પડે હેઠે અને ઓલાને એમ થાય ઓલા વ્યાસ ભગવાન ત્યાં નીકળ્યા કે અરે ઓ કીટક ભો કીટક એમ તો આટલું બધો કેમ આમ હાફળો ફાફળો આગળ મારે નવરાય નથી ગાડો આવે જોતા નથી આગળ હું મરી જાઉં પછી ગાડો આવે છે તો પણ તો એમાં ક્યાં વાંધો આમાંથી સારું છે તું મરીને ક્યાંક બીજો ગમે તે દેહ આવશે ને આના કરતાં તો સારો જ આવશે કે નહીં આ મારે બચાવો એટલે કીડાને હોતે એવી તો ચાડ છે કે આપણને કાંઈ ઊનો વાહ વાય નહીં બીજાને વાવ હોય તો વાય એટલો બધો વાય છે તો આપણે શું કરીએ એટલું બધું અટાણે તો ઊનો નથી વાતો ટાઢો વાવે બીજાને વાવો હોય તો ભાઈ આપણને ન વાવો જોઈએ એવું તો કીડાનો હોતે એ ચિંતા છે એટલે એમાં કંઈક દેહને રાખીને દેહને નિયમમાં દેહને નિયમમાં કરીને ભગવાનના ઓલા સત્સંગના નિયમમાં કરવો એટલે દેહને રાખવો એમાં કોઈ વિધિ ભાગ નથી કીડો હોતે રાખે છે કીડામાં નામાં કંઈ વિશેષ નહીં આ કરતાં કીડા આ મોટો કીડો કહેવાય કારણ કે આ વધારે પ્રયત્ન કરે કીડા બીજું કઈ કાયલ નહીં ન ઉપાધિ કરે કાયલ મને વાહ વાહે કે નહીં થાય અને આ મોટો કીડો છે તો કાલ હું પ્રમ દિવસે મને વાહ વાય નહીં ન વાય એની બહુ જતન રાખે આજ તો વાહ પડી ગયો છે એટલે કઈ વાંધો નહીં એટલે અતિશય તુચ્છ સ્વર્ગાદી સુખની આશાથી મારા આશ્રિતોએ સમગ્ર પુરુષાર્થને મેળવવાના સાધનરૂપ મનુષ્ય શરીરનો ઘાત ન કરવો વસ્તુત પ્રત્યવાય અનાવહત્વેપી અર્થહાનિરૂપ અનર્થાવહત્વેન ન તદુચિત તદુચિતમ ઇતિ ભગવદાશય ઇતિ નિષેધ તાત્પર્ય હું કીધું બહુ સરસ ફરીથી વાંચો તો એ વાક્ય વસ્તુત પ્રત્યવાય અનાવહત્વેપી અનર્થહાનિરૂપ અનર્થાવહત્વેન ન તદુચિતમ ઇતિ ભગવદાશય ઇતિ નિષેધ તાત્પર્ય હલો ભાઈ સ્વામીજીઓ ભણવાવાળા બધા એ કારે એટેક કરો ઋષિ સ્વામીજી સ્વામીજી બોલા સ્વામીજી જેટલા એટલા બધા પરીક્ષા દેતા હતા એ નકામ પાંચ હજાર બગાડ્યા છે તેનું ક્યાંક કરો તો ખરા એક વાક્યનો અર્થ તો પાંચ પાંચ હજાર બગાડ્યા છે હે હજી મળ્યું જ નથી એમ એમાં નથી ઠીક તો ઓલી જ ટીકામાં છે હજી મળ્યું પાંચ હજારમાં મળ્યું નહીં વાક્ય પાંચ હજાર છે ખર્ચો કે કેટલો વધારે કઈ પાંચ હજાર ની એક મહિનો આઠ હજાર ની એક મહિનો એક મહિનો ને અને અવભરત સ્નાન મળ્યું એ ન મળ્યું ક્યાંય ન મળ્યું તો જવા જ દો હવે કઈ નહીં આ ઘાત ગઈ કે નહીં કોઈને મળ્યું જ નહીં ભાઈ વિશ્વમંગલ સામે મળી ગયું લ્યો ભડ કહેવાય ને એને પાંચ આઠ હજાર બગાડ્યા નથી ને અવભ્ર સ્નાન કર્યું નથી તોય મળી ગયું છોકરાએ કરાવ્યું છે કયો એને પેજ નંબર કયો એટલે બધાને મળે નીચેથી ત્રીજી લીટી એકોતેર પેજ વસ્તુતઃ પ્રત્યવાય અનાવહત્વેપી અનર્થહાનિરૂપ અનર્થાવહત્વેન ન તદ ઉચિતમ ઇતિ ભગવદાશય ઇતિ નિષેધ તાત્પર્ય વાંચવામાં ફેર પડ્યો એવું મને લાગ્યું ફરીથી વાંચો તો વસ્તુતઃ પ્રત્યવાય અનાવહત્વે ત્વેપી અનર્થ અર્થહાનિરૂપ અનર્થહાનિ ક્યાં અર્થહાનિરૂપ સ્વામી જેવો વાક્ય તો હાથમાં આવી ગયો હવે ઋષિ સ્વામીજી કયો તમે સીધા તમે ભણવાના ગ્રુપના લીડર છો ને કે નહીં લીડર કોણ છે ભગત બહાર બહેન તો એ આવતા સીધા બધા પેલા બહાર બહેન આવે કે લીડર હોય આગળ ઘા ઝીલવા તૈયાર હોય પેલા સાહેબ તમે ગલુડિયા ઘોડીએ ખૂણામાં બેઠા હોય તો પછી એને તો લીડર તો કહેવાય નહીં આગળ આવીને બે બારીએ ડોકું કાઢીને હાલો ભાઈ અર્થ કરો કોઈ કોઈ નથી હિંમત આવતી તમે કહો ભાઈ વિશ્વ સામે ગોત્યું પણ હવે અર્થનું કાંઈ નહીં આપણે એક વાર તો કયો એટલે આત્મઘાત ખરેખર આત્મઘાત કરે એમાં કોઈ પાપ છે નહીં એટલે પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત પ્રત્યવાય એટલે પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત અનાવાહત આત્મઘાત કરવાનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કીધું નથી પ્રત્યવાય અનાહવત્વેપી અનાવહત્વેપી એટલે એનું પ્રત્યવાયનું આવાહન કર્યું નથી આવાહન કર્યું નથી ક્યાંય શાસ્ત્રમાં આત્મઘાત કરવાવાળાનું જો કે પ્રાયશ્ચિત કરવામાં વાહે હોય નહીં નવરોય નથી રહેતો એટલે અડધું કર્યું હોય તો એને પ્રાયશ્ચિત લાગે ગળા ડૂબો ખાતા ખાતા ઘઉં કે નહીં થાય અને ઢીલો કરી નાખે ને આમ કે બરોબર ભાન થઈ જાય કે આત્મઘાત હું છે એવું ભાન થઈ જાય ઢીલો કરી નાખે પંખેથી ન લટક્યો ને એમણે જો કરતો હોય કાનીની ઘોડે તો તો ભાન થઈ જાય કે વાંધો નહીં આવે આ કરવા જેવું નથી એમ પણ પ્રાયશ્ચિત કરવા તો રોકાતો નથી એટલે પ્રત્યવાય અનાવહત્વે અનાવહત્વેપી અર્થ હાનિરૂપ પ્રત્યવાય અનાવહત્વે અપી એટલે ક્યાંય પણ પ્રાયશ્ચિત ન કીધું હોવા છતાં પણ પ્રાયશ્ચિત તો કે કીધું નથી કે સાંભળાતું નથી કે ભાઈ આત્મઘાત કરવાનું પ્રાયશ્ચિત એટલું થાય અને આ પ્રમાણે કરી નાખજો કાલ બે ત્રણ ઉપવાસ કરી નાખજો આ સંકલ્પ કર્યો છે ગાળીઓ નાખ્યો મોઢામાં પેલા ગળામાં તો ઉપવાસ કરી નાખજો ઉપવાસ જ પછી કરવાનો હોય એમ અર્થરૂપ હાનિરૂપ અર્થ હાનિરૂપ અર્થહાનિરૂપ અર્થ અર્થહાનિ જાજી છે પુરુષાર્થ પુરુષાર્થની અર્થ એટલે પુરુષાર્થ પુરુષાર્થની હાનિ છે એ મોટો અનર્થ એ મોટો અનર્થ છે એટલે એનો નિષેધ ભગવાને કર્યો છે નકર પ્રાયશ્ચિત તો કોઈ એમ કે ભાઈ પ્રાયશ્ચિત તો ક્યાંય કીધું નથી તમારે નિષેધ કરવાની શું જરૂર છે મહારાજને તીર્થમાં મરે તો પણ અર્થહાનિ છે તીર્થમાં મરે કે બીજું કાંઈ લાલચ રાખીને મરે કરવત મુકાવે ને રાજા થવા હતું તો એ અર્થહાનિ જાય કારણ કે ભક્તિ જેવો પુરુષાર્થ એના હાથમાંથી જાય છે અને સર્વ પુરુષાર્થને સિદ્ધિ કરનારી એ ભગવાનની ભક્તિ છે અને એટલે એ એની એનો હ્રાસ કરવો એ મોટામાં મોટો ગુનો છે ભગવાનની દ્રષ્ટિએ એટલે સ્વહિંસા નિષેધનું વધારે મહત્વ છે ભગવાનની સ્વહિંસા નિષેધનું એના કરતા ઓલા કરતા જરાય ઓછું નથી પહેલો નિષેધ તો એટલા માટે એણે કર્યો મહારાજે કર્યો કે બધાને સહજ છે બીજાને વાંધો આવતો હોય ભલે ને આવે એટલે સહજ થાય છે એમાં એટલે મહારાજે એ વહેલે કરવાની જરૂર પડી એમ હવે પહેલાં એ કરી નાખે જલ્દી ખરેખર તો આત્મઘાત કરવાનું કોઈ પ્રાયશ્ચિત પ્રત્યવાય કયો હોય એવું સામાન્યપણે ન દેખાતું હોવા છતાં મનુષ્ય શરીરથી થતા પુરુષાર્થોની અર્થહાનિ અતિ મોટી છે માટે આત્મઘાત કરવો શરીરથી મનુષ્ય શરીરથી થતા પુરુષાર્થોની અર્થહાનિ અતિ મોટી શરીરની હાનિ થાય તો પુરુષાર્થની હાનિ મોટી છે માટે આત્મઘાત કરવો ઉચિત નથી એવો મહારાજનો આશય છે તેથી નિષેધ કર્યો છે તે બાબત ભગવાને કહી છે કે યત કર્મભીર યત તપસા જ્ઞાન વૈરાગ્યતશ્ચ યત યોગેન દાન ધર્મેણ શ્રેયોભીર શ્રેયોભી રીતરે રીતરેરપી સર્વમ મદભક્તિ યોગેન મદભક્તો લભતેન્જસા સ્વર્ગાપવર્ગમદ્ધામ કથંચિત યદિ વાંછતિ કર્મ તપસ્યા જ્ઞાન વૈરાગ્ય યોગાભ્યાસ દાન ધર્મ અને બીજા કલ્યાણકારી સાધનોથી જે કાંઈ સ્વર્ગ કલ્યાણ મારું ધામ અથવા કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરી શકાય છે તે બધું મારો ભક્ત મારા ભક્તિયોગના પ્રભાવથી ચાહે તો અનાયાસે તેને પ્રાપ્ત કરી લે છે એક કાર્ય અનાયાસે એટલે એટલા માટે કે ભક્તિની સિદ્ધિ કરવા જાતા જાતા રસ્તામાં થઈ જાય છે તેને માટે સ્પેશિયલ પુરુષાર્થ કરવો પડતો નથી અને તીર્થમાં પણ ઈચ્છિત ફળની પ્રાપ્તિ તો ભગવાનનું ભજન સ્મરણ કરવાથી થાય છે દેહ ત્યાગ કરવા માત્રથી નહીં તે બ્રાહ્મ પુરાણમાં કહ્યું છે કે ધ્યાત્વા વિષ્ણુપદાંભોજમ પ્રયાગે વિષ્ણુ તત્પર તનુમ ત્યજતી યો માઘે સ લભેત વાંછિતમ ફલમ પ્રયાગમાં વિષ્ણુ ભગવાનનું વિષ્ણુ ભગવાનના ચરણકમળનું ધ્યાન કરીને ભગવત પરાયણ જે ભક્ત માઘ માસમાં દેહ તજે છે તે તેનું અભિષ્ટ ફળ પામે છે એટલે પ્રયાગમાં દેહ તજવાનું ફળ કરતાં ભગવાનના પદામ ભોજનું ધ્યાન કરતા કરતા ત્યાગ કરવાનું એનું ફળ બતાવ્યું છે તેથી જિંદગીભર ભગવાનને સંભાળવા હરિ હરિસ્મૃતિ સર્વ શ્રી હરિનું સ્મરણ સર્વ વિપત્તિઓમાંથી મુકાવે છે આમ સુખદેવજીએ કહ્યું છે જોકે મિતાક્ષરા અધિકમાં જે વાનપ્રસ્થ પોતાનો ધર્મ પાળી શકતો ન હોય અત્યંત વૃદ્ધ થઈ ગયો હોય પૂરો વૈરાગ્ય ન હોય સંન્યાસ લેવાનો અધિકારી પણ ન હોય તેણે સળગતા અગ્નિમાં પડીને દેહત્યાગ કરવો આવું કહ્યું છે પણ આવા કળિયુગમાં તે વાનપ્રસ્થ આશ્રમનો જ નિષેધ કર્યો છે કાલ નિર્ણય દીપિકામાં કહ્યું છે કે વર્જ્યમ ગોનરવાજી મેઘકર્ણમ મેધકર્ણમ મધ્યમ વિવાહ પુનર્વ્યુઢાયાશ્ચ કલૌ કમંડલૂર ધૃતિ બ્રહ્મવ્રતમ નૈષ્ઠિકમ જ્યેષ્ઠામ સાધરણમ જ્યેષ્ઠામ શોધર જ્યેષ્ઠામ શોધરણમ વરાતિથિ સુરાદ્યર્થમ પશોર્હિંસનમ ભ્રાતૃ સ્ત્રીષુ નિયોગત સુતજનિ તદ્વ્રત તદ્વ તદ્વત વન વનસ્થાશ્રમ કળિયુગમાં ગોમેધ નરમેધ અશ્વમેધ જેવા યજ્ઞો ન કરવા દારૂ ન પીવો જેનો એકવાર વિવાહ થઈ ગયો હોય એવી સ્ત્રીના પુનર્વિવાહ ન કરવા સંન્યાસ ન લેવો નૈષ્ટિક બ્રહ્મચર્ય ન રાખવું મોટા ભાઈનો વધારાનો ભાગ ન કાઢવો વર મહેમાન અને દેવતા માટે પણ પશુની હિંસા ન કરવી મોટા ભાઈની પત્નીમાં નિયોગથી સંતાન પેદા ન કરવું તેમજ વાનપ્રસ્થાશ્રમ પણ સ્વીકારવો નહીં કોઈ કહેશે કે પુરાણોમાં એવા વાક્યો છે કે દુશ્ચિકિત દુશ્ચિકિત્સેર મહારોગેર પીડિતશ્ચ જરન પુમાન પ્રવિશે જ્વલનમ વા વાપસ્તુષારગિરિમેવ વા કોઈ ઘરડો માણસ અસાધ્ય રોગથી પીડાતો હોય તો સળગતી આગમાં પડીને જીવન ટૂંકાવે અથવા પાણીમાં ડૂબી મરે કે હિમાલયમાં દૂર જઈને શરીરનો અંત કરે એટલે ઘરણા માણસ વગેરેએ ઉપરયુક્ત રીતે શરીર છોડવું તે યોગ્ય જ છે તો તે અંગે સાંભળો ઉપરના શ્લોકમાં જે ઘરડાની વાત કહી છે તે પણ જીર્ણ વાનપ્રસ્થ માટે જ છે અર્થાત ઘરડા એવા વાનપ્રસ્થે આ રીતે જીવન ટોકાવવું એમ વિજ્ઞાનેશ્વરે અને દેવ આદિએ કહ્યું છે ભલે કોઈ કહેશે કે વાનપ્રસ્થ સિવાય બીજા વૃદ્ધો માટે પણ દેહત્યાગની રીતિ અપનાવવાની છૂટ છે પણ તે ઠીક નથી કારણ કે તેનો પણ કાયદો કરી નાખ્યો છે કોઈને પોતાનું જીવન ટૂંકાવાની છૂટી નહીં હમણાં ક્યાંક બહુ એવું હાલતું હતું ને વાટાઘાટો હાલતી કે છૂટી આપવી એમ પણ ના પાડે સરકાર કોઈને એ હજી કાયદો નથી આવ્યો ના પાડે એ આ બધા સ્મૃતિઓના આધારે જ કાયદા કર્યા છે કારણ કે તેનો પણ કળિયુગમાં નિષેધ કર્યો છે કાલ માધવે અને પૃથ્વીચંદ્રે કલિવર્જ્ય ધર્મોમાં કહ્યું છે કે ભ્રુવગ્નિ પતનૈશ્ચૈવ વૃદ્ધાદિ મરણમ તથા પાળના શિખર ઉપરથી પડીને કે સળગતા અગ્નિમાં પડીને મરવું નહીં મોક્ષ ધર્મમાં કહ્યું છે કે અન્ય કૃતયુગે ધર્માસ્ત્રે ધર્માસ્ત્રેતાયામ દ્વાપરે પરે અન્ય કલિયુગે ધર્મા યથાશક્તિ કૃતાહિતે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ આ ચારેય યુગોના ધર્મો અલગ અલગ છે તે યથાશક્તિ પાળવા તેથી પ્રાયશ્ચિત્તાધ્યાયને અંતે યાજ્ઞવલ્કીએ પણ કહ્યું છે કે દેશમ કાલમ વય શક્તિમ પાપમ ચાવેક્ષ્ય યત્નતઃ પ્રાયશ્ચિતમ પ્રકલ્પ્યમ સ્યાદ તત્ર ચોકતાન નિષ્કૃતિ જ્યાં પોતાનું પ્રાયશ્ચિત બતાવવામાં ન આવ્યું હોય ત્યાં દેશ કાળ અવસ્થા શક્તિ અને પાપ આ પાંચેનો વિચાર કરીને સાવધાનીથી પ્રાયશ્ચિતને નક્કી કરવું બતાવવામાં આવ્યું હોય ત્યાં ન લાગુ પડે મારે કીધું દેશ કાળ વયો જાતિ શક્તિ અનુસાર આચારો વ્યવહાર નિષ્કૃતમ ચા હતા એ ક્યાં જે ન કીધું હોય ત્યાં જે સંદિગ્ધતા હોય ત્યાં આવું કરવાનું જે બતાવ્યું હોય ત્યાં પછી દેશકાળને હવે એમાં ઓછું કરવા હાટું આ લગાડે તો એમ નહીં શિક્ષાપત્રીમાં ક્વાપી ક્યારેય પણ એમ કહ્યું છે તેથી શાસ્ત્રોમાં ક્યારેય કોઈ મહાપાપ આદિ થઈ જાય તો દેહાંત થાય આવું કોઈ અન્ય પ્રાયશ્ચિત કરવું આમ કહ્યું હોય તો ઉપરના ક્યારેય પણ શબ્દોથી તે આત્મઘાતનો પણ નિષેધ કર્યો છે પ્રાયશ્ચિત માટે પણ નહીં પ્રાયશ્ચિત કીધું હોય દેહ પાત સુધીનું તો પણ નહીં તે અંગીરાએ કહ્યું છે કે યહ કામતો મહાપાપમ નરહ કુરિયાત કદાચન ન તસ્ય નિષ્કૃતિર્દ્રષ્ટા ભ્રુવગ્નિ પતનામ રૂતે પતનાત ઋતે કોઈ માણસે જાણીને ક્યારેય મહાપાપ કરવું નહીં અને જો થઈ ગયું હોય તો તેણે પહાડના શિખર ઉપરથી કૂદીને નીચે પડવું અથવા સળગતા અગ્નિમાં કૂદી મરવું આ સિવાય તેને માટે બીજું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું નથી આવું શાસ્ત્રમાં કીધું છે તો પણ એ ન કરવું એમ આ અંગીરાના વાક્યનો પણ કળિયુગમાં નિષેધ કર્યો છે તે બાબતે નિર્ણય સિંધુમાં મરેલાના દોષ નિવારણ પ્રસંગે કમલાકાર ભટ્ટે સ્પષ્ટતા કરી છે કે એતેન મરણાંતિક પ્રાશ્ચિતમ કાશ્યાદૌ ચાતુર્વર્ણસ્ય તનુત્યાગ વિદ્યયશ્ચ યુગાંતર પરા એવા આથી એમ ફલિત થાય છે કે ચાર વર્ણના મનુષ્યને મરણ થાય એવું કોઈ મોટું પ્રાયશ્ચિત કે કાશીમાં દેહત્યાગ કરવાના બધા પ્રકારો કળયુગમાં ન કરવા ન કરવા કારણ કે તે બધું બીજા યુગોમાં જ કરવામાં આવતું હતું અર્થાત તે કળયુગમાં આચરણ યોગ્ય પ્રાયશ્ચિત નથી કળિયુગમાં દારૂ ન પીવો એમ નિષેધ આવ્યો દારૂ નો દારૂ ન પીવો એમ નિષેધ નિષેધ છે તો બીજા યુગમાં છૂટી છે બીજા યુગમાં તો હૈસિયત થોડી ઘણી છૂટી એમ હોય તો એમ કે છૂટી હોય તો કળિયુગમાં હોય ને બીજામાં તો ન હોય નહીં નહીં બીજા યુગમાં પ્રવૃત્તિ ક્યાંક ક્વચિત દેખાય છે બીજા એટલે એ બધા ધર્મિષ્ઠ પુરુષો પણ કરતા છે ત્યારે દેખાતું છે શંકર ભગવાન જ ભાંગ પીતા તો આપણે શું કહેવાનું એને પણ એ પાછા એ કળિયુગમાં ક્યારેય પીધી નથી એમ પીતા છે ત્યારે પીતા છે અત્યારે કોઈ નથી પીતું અત્યારે તમે એના ભક્તો પીવે બાકી એ પોતે ક્યારે નથી પીતા કારણ કે એ તો બધા આ ધર્મો છે એ બધા બરાબર એક્ઝેક્ટ પાળતા હોય આ રીતે જેની ચર્ચા શાસ્ત્રમાં કરી હોય એવા આત્મઘાતની મનાઈ કરીને હવે શ્રીહરિ સ્વભાવ દોષથી થતી આત્મહત્યાનો નિષેધ કરે છે આત્મઘાત ક્રોધે કરીને ન કરવો પોતાના સગા સંબંધીઓ કે કોઈ દુર્જનો મર્મભેદી વચન કહે અને તેથી ખીજાઈને આત્મઘાત ન કરવો ઝેર ખાઈને ગળે ટૂંપો ખાઈને કૂવે પડીને પર્વત ઉપરથી પડીને કોઈ રીતે આત્મઘાત ન કરવો અફીણાદી ઝેરથી ગળે ટૂંપો કે કૂવામાં પડીને થતા આત્મઘાતને ધર્મશાસ્ત્રમાં અતિપાતક કહ્યું છે આવો આત્મઘાત સર્વ પુરુષાર્થનો નાશ કરે છે અને તેને પતિતપણાનો હેતુ બતાવ્યો છે અર્થાત એવો આત્મઘાત કરનારનો જીવ પતિતપણાને પામી જાય છે તે બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે ક્રોધાત પ્રાયો વિષમ વહનિમ શસ્ત્રમ ઉદ્બંધનમ જલમ ગિરિવૃક્ષ પ્રપાતમ ચ એ કુર્વંતી નરાધમાહ મહાપાતકીનો એ ચ પતિતાસ્તે પ્રકીર્તિતા જે નરાધમો લગભગ ક્રોધે કરીને ઝેર ખાઈને મરે સળગી મરે શસ્ત્રથી મરે ગળા ફાંસો ખાય પાણીમાં ડૂબી મરે પહાડ કે ઝાડ ઉપરથી પડે તે બધા મહાપાપી છે અને તેને પતિત કહ્યા છે ક્યારે કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તેથી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અર્થાત લોકલાજથી આત્મઘાત ન કરવો ક્યારેક દુર્ભાગ્યવશ પોતાના વર્ણ આશ્રમ દેશ અને કુળના આચારથી વિરુદ્ધ વર્તન પોતાથી થઈ જાય કે પોતાના સંબંધીથી કાંઈ દુરાચારરૂપ વર્તન થઈ જાય તો પણ આત્મઘાત ન કરવો આવો આત્મઘાત સાહજિક રીતે લોકો કરતા હોય છે પણ તે આત્મઘાત કરનારને અતિશય ઘોર નરકમાં ધકેલે છે માટે કદાચ પાપાચરણ થઈ જાય તો દેશ કાળ અવસ્થા સ્થિતિ અને શક્તિને વિચારીને ધર્મશાસ્ત્રમાં કહેલું યુગાનુરૂપ પ્રાયશ્ચિત કરવું તે જ યુક્તિસંગત છે પણ આત્મઘાત કરવો ઠીક નથી શ્લોક નંબર ફિફ્ટીન ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞશિષ્ટમપિ ક્વચિત ન પેયમ ચ સુરામદ્યમપી દેવ નિવેદિતમ અને જે માંસ છે તે તો યજ્ઞનું યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું આગળના ચાર શ્લોકોમાં શ્રીહરિએ આ રીતે પોતાની અને પારકી હિંસાનો નિષેધ કર્યો તેમાં પ્રસંગ સંગતિ એમ છે કે કોઈ પ્રકારની હિંસા ન કરવી પશુ હિંસા ન કરવી તે પ્રસંગથી મનુષ્ય હિંસા તો અત્યંતપણે નિષિદ્ધ છે ખરેખર તો યજ્ઞીય પશુ મારવા નહીં પછી તુરંત તેના માંસ ભક્ષણનો નિષેધ પ્રસંગ લેવાનો હોય પરંતુ વધ સામાન્યપણે લઈને માંસ ભક્ષણ પહેલાં મનુષ્ય વધ બીજાનો પ્રથમ લઈ લીધો અને સાથે સાથે પોતાની મનુષ્ય કાયાનો ઘાત આત્મઘાત પણ ન કરવો તે પ્રસંગ પણ નિષેધ કરી દીધો તેમાં વિશેષપણે આપાતત વિરોધ કે યજ્ઞ પ્રસાદ તો પવિત્ર ગણાય તેનું અપમાન ન કરાય વગેરેનો પણ આ શ્લોકથી નિષેધ કરી દીધો છે તે કહે છે કે યજ્ઞની પ્રસાદી રૂપ કે સાડું યજ્ઞની પ્રસાદી રૂપ કે આગળ વાત સાડું કાચું પાકું માંસ કાચું પાકું માંસ કોઈએ ખાવું નહીં તેમ કહ્યું છે સાદું જોકે અમારા આશ્રિત પરમ વૈષ્ણવ છે મોક્ષ ધર્મ મોક્ષ માર્ગમાં વ્યવસ્થિત રહ્યા છે તેઓ ક્યારેય હિંસામાં યજ્ઞ કરે જ નહીં છતાં પણ ક્યાંક સ્થળાંતરમાં કોઈ બીજાએ કરેલા સોમયાગ આદિ યજ્ઞમાં કે શ્રાદ્ધમાં દેવતાની અને પિતૃઓની પૂજા કરતાં વધેલું માંસ પ્રસાદી જાણીને પણ ન ખાવું કારણ કે તેવા માંસને ખાવાનો શાસ્ત્રમાં નિષેધ કર્યો છે શાસ્ત્રમાં નિષેધ કર્યો છે તો તો ખાવાનો સવાલ કોકે એના મિત્ર હોય કે લ્યો પ્રસાદ છે એમ પોતે તો નથી કરતો શર્મે ધર્મે પણ ન ખાવું શાસ્ત્રમાં યજ્ઞ પ્રસાદ ખાવાની છૂટી છે હોય તોય ન કરવું કોઈ એવી રીતે હોય તોય એટલે છૂટી તો નથી પણ કોક કરતા હોય તો આને ન કરો આ કે શક્યતાઓ આવી છે એ શક્યતાઓ પણ દૂર કરવાની કારણ કે તેવા પણ માંસને ખાવાનો શાસ્ત્રમાં નિષેધ કર્યો છે ઋગ્વેદના ઐતરેય બ્રાહ્મણની શ્રુતિ કહે છે કે ત એત ઉત્ક્રાંત મેધા અમેધ્યા પશવસ તસ્માદ એતેશામ નાશનીયાત આ પશુઓ બુદ્ધિહીન હોય છે અને તેમાંથી મેધ્ય ભાગ ચાલ્યો ગયો છે તેથી તે પશુઓનું માંસ ન ખાવું તેમજ યજુર્વેદ શતપથ બ્રાહ્મણની શ્રુતિ પણ કહે છે તસ્માદ એતેશામ પશુનામ નાશિતવ્યમ અપક્રાંત મેધા હે તે પશવઃ આ પશુઓમાં મેધ્ય ચાલ્યો ગયો હોવાથી તે પશુઓનું માંસ ન ખાવું વળી આવું માંસ કોઈપણ રીતે નિષેધ હોતું જ નથી મહાભારતના આનુશાસિક પર્વમાં આવું માંસ કોઈ પણ રીતે નિષેધ હોતું જ નથી નિષેધ નિષેધ સોરી નિર્દોષ હોતું જ નથી નિષેધ મહાભારતના અનુશાસિક પર્વમાં પણ કહ્યું છે કે નિર્દોષમ સર્વથા માનસમ વિદ્યતે નૈવ ભૂપતે હે રાજન કોઈ પણ રીતે માંસ નિર્દોષ હોતું નથી હોઈ શકતું જ નથી મૂળ શ્લોક શિક્ષાપત્રીમાં અપી શબ્દથી અસંસ્કૃત માંસનો તો દૂરથી જ ખંડન થઈ જાય છે યજ્ઞ શેષ પણ ન ખવાય તો બીજું તો કેમ ખવાય એવો અપીનો ભાવ છે સર્વથા શબ્દથી તથા ક્વચિત શબ્દથી કોઈના સ્વચ્છંદી સંકલ્પથી રસાસ્વાદની લોલુપતાથી દેવતા અને પિતૃઓના પ્રસાદના મહાત્મ્યથી સ્નેહ સંબંધના ગૌરવથી ખૂબ મોટા માણસ નાતાદાર હોય અને તેનું વચન પાછું કેમ ઠેલવું એવા વિચારથી અને ગુરુની આજ્ઞાથી પણ દવાના બહાને પણ કોઈ પ્રકારનું માંસ ક્યારેય પણ ન ખાવું એવી આજ્ઞા છે માંસ પશુઓને મારવાથી જ પેદા થાય છે માટે તેને ખાનારને પણ ઘાતક હત્યારાની અંદર ગણવામાં આવે છે મહારાજ મનુએ કહ્યું છે કે અનુમંતા વિશેષિતા નિહંતા ક્રય વિક્રયી સંસ્કર્તા ચોપહર્તા ચ ખાદકશ્ચેતી ઘાતકાહા ના કૃત્વા પ્રાણીનામ હિંસામ માંસમ ઉત્પદ્યતે ક્વચિત ન ચ પ્રાણી વધ સ્વર્ગ્ય તસ્માત માંસમ ન ભક્ષયેત મામ સ ભક્ષયિત્વા માંસ ભક્ષયિત્વા છે ભક્ષયિષ્યતિ માંસ ભક્ષયિતા મૂત્ર યસ્ય માંસ મિહા દભ્યહમ એતન પ્રવદંતી મનીષિણઃ મામ સ ભક્ષયિતા મૂત્ર યસ્ય માંસમિહાદવ્યહમ એતન માંસસ્ય માંસત્વમ પ્રવદંતી મનીષિણ વર્ષે વર્ષેષ્વમેધેન યો યજેત શતમ સમાહ માંસાની ન ચ ખાદેત યસ્તયો પુણ્યફલમ સમમ માંસનું અનુમોદન આપનારો તેને કાપનારો પશુને મારનારો જ મારનારો ખરીદનારો વેચનારો રાંધનારો ઉપાડી લાવનારો અને ખાનારો આ આઠે પશુના ઘાતક હત્યારા કહેવાય એ બધા એ બધા ઘાતક કહેવાય એમ કહે કે કાંઈ વાંધો નહીં તો એને ઘાતનું પાપ એને લાગે થઈ ગયું કાંઈ વાંધો નહીં પ્રાણીઓની હિંસા કર્યા સિવાય ક્યારેય માણસ ઉપજતું નથી વિદેશમાં બધા ઓલા રાખીને બેઠા હોય ને એનો સ્ટોરમાં બધું આવું હોય એટલે ચાય કરીને પૂછે સંતોને આનું કેમ કરવું અમારે ત્યાં આના બિના હાલે જ નહીં એટલે કોઈ પણ વાત તમે કહી દો કે કાંઈ વાંધો નહીં એમ તો તમને એનો ભાગ મળી જાય mm પ્રાણીઓની હિંસા કર્યા સિવાય ક્યારેય માંસ ઉપજતું નથી પ્રાણીઓની હિંસા કરવાથી ક્યારેય યજ્ઞ કરીને પણ સ્વર્ગમાં જવાતું નથી માટે માંસ ન ખાવું માંસનું લક્ષણ માંસની ખરી ઓળખાણ એ છે કે અહીં દુનિયામાં હું જે પ્રાણીનું માંસ ખાઉં છું માંસ ખાદયતી માંસ ભક્ષયતા માંસ ભક્ષયતી એના એમના માંસ એટલે એમના માંસ પડ્યો માંસનું લક્ષણ માંસની ખરી ઓળખાણ એ છે કે અહીં દુનિયામાં હું જે પ્રાણીનું માંસ ખાઉં છું તે જ પ્રાણી પરલોકમાં મારા માંસને ખાશે બુદ્ધિમાનોએ આને માંસનું માંસપણું કહ્યું છે કોઈ માણસ દર વર્ષે એક અશ્વમેધ યજ્ઞ કરે આમ તે સો વર્ષ પર્યંત યજ્ઞ કરતો રહે અને બીજી બાજુ કોઈ માણસ ક્યારેય માંસ ન ખાવાનો નિયમ રાખે તો તે યજ્ઞ કરનાર અને માંસ નહીં ખાનાર આ બંનેને સમાન ફળ મળે છે કુર્મ પુરાણમાં પણ કહ્યું છે કે વર્ણાશ્રમ વ્યવસ્થામ ચ ત્રેતાયામ કૃતવાન પ્રભુ યજ્ઞ પ્રવર્તનમ ચેવ પશુ હિંસા વિવર્જિતમ ભગવાને ત્રેતાયુગમાં વર્ણ વ્યવસ્થા કરી અને પશુ હિંસા રહિત યજ્ઞ પ્રવર્તાવ્યા સતયુગમાં નહોતી વર્ણ વ્યવસ્થા સતયુગમાં બધા બ્રાહ્મણો જ હતા એમ પછી ત્રેતા આવ્યો આદિ ત્રેતા આવ્યો ત્યારે વ્યવસ્થા કરી બ્રાહ્મણ બ્રાહ્મણ ક્ષત્રિય એવું મારે જ વચનામૃતમાં લખ્યું છે તો પછી બધા બ્રાહ્મણ જ હોય તો પછી બ્રાહ્મણ જ રહે ને બ્રાહ્મણ હોય તો ક્ષત્રિય વૈશ્ય થયા કેવી રીતે કર્મે કરીને દાન ધર્મમાં ભીષ્મ પિતામહે પણ કહ્યું છે કે યો યજેતાશ્વમેધેન માસી માસી યતવ્રત વર્જયેન મધુમાંસમ ચ સમમેત યુધિષ્ઠિરમ એને મહિને મહિને કીધું તોય પછી મહિને મહિને મહિને મહિને યજ્ઞ કરે ઓલો પણ વર્ષે વર્ષે વર્ષે સપ્તર્ષયો બાલખિલ્યાસ તથેવ ચ મરીચિપાહ અમાંસ ભક્ષણમ રાજન પ્રશંસંતિ મનીષિણઃ હે યુધિષ્ઠિર કોઈ એક સંયમી પુરુષ પ્રત્યેક મહિને એક એક અશ્વમેધ યજ્ઞ કરે અને બીજો કોઈ પુરુષ દારૂ ન પીવે તથા માંસ ન ખાય તે તે બંનેને તે યજ્ઞનું તે તે બંનેને તે યજ્ઞનું અને માંસ ત્યાગનું એક સમાન ફળ મળે છે હે રાજન સપ્તર્ષિઓએ અને સૂર્યના કિરણોનું પાન કરનારા વાલખિલ્યાદી મુનિઓએ માંસ ભક્ષણ ન કરવું તેની પ્રશંસા કરી છે પૂર્વ મરીચી મરીચિપાહા એમ પા એટલે મરીચી પીબંતી હતી મરીચિપા વાલકલ્ય ઋષિ બીજું કઈ ખાતા નથી પાસે પાસે પગે હાલ્યા જાય અને સૂર્યને કિરણ પીધી રાખે પૂર્વમ તો મનસા ત્યક્વા તથા વાચા ચ કર્મણા ન ભક્ષયતી યો માંસમ ત્રિવિધમ સ વિમુચ્યતે સૌપ્રથમ મનથી અને પછી વાણી તથા ક્રિયાથી હિંસાને છોડી દે અને પછી મન વચન કર્મથી માંસ ન ખાય તો તે સંસારના બંધનથી મુક્ત થાય છે નહીં માંસમ તૃણાત કાષ્ઠાત ઉપલાત વાપી જાય તે જંતુ ઘાતાત ભવેત માંસમ તસ્માત દોષોસ્થી ભક્ષણે માંસ કોઈ ઘાસમાંથી કાષ્ઠમાંથી કે પથ્થરમાંથી પેદા થતું નથી તે તો પ્રાણીની હત્યાથી જ ઉપજે ઉપજે છે ને તેથી જ તે ખાવામાં પાપ છે સ્વામી મહારાજની જય